મારે બુદ્ધિ નું કામ શું નફો ખોટ જોયા પ્રશ્ન અત્યારે નફો ખોટ છે નફો ખોટ જોયા શું પછી થાય ઇમોશનલ કરે શું કરે ઇમોશનલ મોશન માં રહેવા ના દે ક્યાં ના રહેવા દે મોશન માં ઇમોશનલ કરે આ ગાડી છે તે મોશનમાં જાય છે ઇમોશનલ થાય શું થાય આ ટ્રેન મોશનમાં જાય છે એ ઇમોશનલ થાય શું થાય કુસ્તી કુસ્તી જાય ઇમોશનલ થઈ તો શું થાય માણસ જાય એ રીતે આ માણસ છે ઇમોશનલ થાય એટલે પછી જીવાત મરી જાય ખરાબ ઇમોશનલ થાય જીવાત મરી જાય બહુ પાપો બધે અમારે ઇમોશનલ પણ ના ઇમોશનલ ઠીક છે ઇમોશનલ તો વાત કરે ને બહુ સારી વાત કરે આપણા હિતની ની બધી વાત કરતા હોય ત્યાર પછી આપડે શું કહીએ બસ કાકા હવે હવે કાકા સાહેબ કાકા કહે છે બધું સાંભળતો જા એટલે મસ્ત રેડિયો સારો તમારી હિત વાત કરતા કરતા મારો કાઢું તો રેડિયો હારું રેડિયો કાઢું પકડે નહીં મારી વાત આગળ હા કઈ જાત નો જો હિત ની વાત કરતા ના આવડી તને પેલો કંટાળે ને કંટાળ ના કંટાળ એટલે શું કહ્યું તારે હિત ની વાત કરી હોય તો પ્રમાણ મિત રાખજે મિત તો મિત રહી શકે ને આ લોકો હા કેમ સત્ય પ્રિય હિત અને મિત ત્યારે ગુનેગારો હતા સત્ય કહેવાય નહીં તો સત્ય જ ના કહેવાય આ બધા લોકો હું સત્ય બોલું છું તો એમાં સત્ય બોલતો ના આવડે લોકો હેલી વસ્તુ છે આપડે એક મહાજન કે મધર ને કે તમે મારા બાપા ને એવું થાય છે ખોટું બોલે સત્ય બોલે છે કઈ હલા છે તમારા બાપા ને એવું થાય ખોટું બોલે છે કઈ એમ તો કહ્યું કે મારે સત્ય જ વાત છે પણ માં શું કે ફરી મોડું નથી ખાઈ જાય એટલે સત્ય હોવું જોઈએ પ્રિય હોવું જોઈએ હિતકર હોવું જોઈએ અને મિત હોવું જોઈએ પ્રમાણસર હોવું જોઈએ સંબંધ બંધ કરો છે ક્યાં ના ખાનારા ઇન્ડિયનો આર્ય પ્રજા તે રાડ કઈ જીવે છે આર્ય પ્રજા જે જીવન પૂરી ખાનારી પ્રજા એ રાડા કઈ જીવે છે જો મોડા પર નૂર નથી રહ્યું શું કહ્યું નૂર ક્યાં જતું રહે ખાધેલા ના જતું રહ્યું છે તમે કેમ લાગે શું ખાતા નથી એટલે આર્યતા રહી ક્યાં આર્યતા લાવવાની જરૂર છે શું થયું આર્યતા પ્રાપ્ત થાય એવી ભૂમિકા તૈયાર થઈ રહી છે આર્યતા પ્રાપ્ત થાય એવી ભૂમિકા તૈયાર થઈ છે હવે નિમિત્તો ની જરૂર છે શું છે નિમિત્તો ની જરૂર તમને સારું કે બધું આખા દેશમાં આર્યતા ફેલાય તો હા દાદા ગાડી તમે લઈ જાઓ કે હું ક્યાં વેલું મારા પેટી વેલવા જુગાડ જગ્યા નથી <laughs> ગાડી શું ક્યાં મારે આ પેટી ક્યાં મૂક્યું તેની જગ્યા નથી મારે નથી પ્લોટ કે નથી કોઈ જગ્યા હું પેટી ક્યાં મૂકું રે પેટી પેટી મૂકવા જગવાની વર્ગાડ જો નહીં આપું તો મારું કામ નહીં આપે તમે જેની ગાડી ચાલુ છે હા ઉપાધિ ક્યાં વર્ગાડું હું મુક્ત થયેલો બોલ આ ફરી બંધાવ ક્યાં પહેરું છે માલકી એમની માલકી મારી ઘર એમનું હું આપી દઉં ઘર તો એમનું જે કઈ મિલકત હોય બધી એમની મારી પેટી ક્યાં મૂકવાની એટલે મૂકવા દે મૂકું શું કરું ખબર ને અને પેટી મેં તો જોઈ નહીં ચાર વર્ષથી ભાઈ શું છે કપડું કે એ માલકી માલકી મારી પાસે માલકી જુગાડ કલ્યાણ થઈ જાય અને સૌથી બીજું બધું કહો તમારે ચા પાણી આ ઇન્જિન એટલું મોકલવાનું તો ડબા પાછા ક્યાં રહી ગયો કે એક થાય ને તો બધા ડબા પાંચસો આવે નીકળે આંકડો કાઢવાનો રહી ગયો આંકડો જોડેલો છે ને કે બીજી કોઈ હોય છે આપડે બધો ચોટવેલો નહીં હોતો નઈ ચોટવેલો નહીં આપડો પછી જુઓ મજા ભાઈ ત્રિશુર ત્રિશુર જોયેલું તમે ત્રિશુર સાગર જોયેલું ત્રિશુર મંદિરોમાં જોયેલું મંદિરોમાં લોખંડ નું હોય કે પંચ ધાતુ નું હોય આ ભાઈ શું કામ લેતા છે મહાદેવજી નું શસ્ત્ર છે સંહાર કરવા માટે અને રક્ષણ કરવા માટે સંહાર કોનો કરે દુર્જનો નો દુર્જન નો સંહાર કરે મહાદેવજી ના તો બેટા એકલા હતો જ ને બિચારો સંહાર લીલા ના હોય શું એ શું કે છે ત્રિશુ ત્રિશુ એટલે આથી વ્યાધિ ની ઉપાધિ ત્રણ સ્કૂલ હોય માણસ ને કેટલા હોય શિશુઓ નથી હોતો ત્રણ વ્યાધિ ઉપાધિ ત્રણ સ્કૂલ એ હોય વિષ્ણુ છતાં જગત છે કિનારો આટલું આધિવાદી ઉપાધિ તો છે કાકા નીકળો તમને રાખ છો આવો આવો સંપદ માં છો સારી તમારું નામ નહીં તમારું મળું નહીં જોવું આ બધા પ્યાલા આપી દે ને પીએ નહીં તાર માટે તમે પાછા પહેલો તમે એને પહેર્યો તો મહાદેશ થવું નથી ભાઈ તમે ત્યાં થાય તે પેલા પહેર્યો ને એને હવાનું મહાદેવજી થવાનું શું ભારે થશે એમને થશે થોડા ભારેજી થોડા ભારેજી શરૂઆત કરજો થવાશે તો ના કેમ થવાય તમારે જે થવું છે જો અમેરિકા જવું તો જવાયું મોટર લેવી તો લેવાય તમારે જે થવું એનું કોઈ રોક ના છે જરા સંજોગો રોકે પણ જનાર ને તે રીતે રીલ તે જઈએ શું કહ્યું તો પણ ગદાન ને કોઈ ટકાવનાર નથી જેનો ભાગવત છે ભાઈ આગત છે તે અટકી જાય જે અટકી ના બાપુજી થયો થયો મારા આરોપ કરો છો આવા કલ્યાણ કરો તે મહારાજજી લોકો દુશ્મન મારવા આવ્યા છે દુશ્મન મારવા આવ્યા હતા હિટલર જેવા પાછા જ કરે છે શું દુશ્મનો મારવા અને કૃષ્ણ ભગવાન આવ્યા હતા તે દુષ્ટતા નિવારવા આવ્યા હતા શું આવ્યા હતા દુષ્ટોને મારવા માટે નહીં દુષ્ટતા નિવારવા આવ્યા હતા લોકો આવું થોડી સાબુ ના સાબુ ને સાબુ બચાવવા દુષ્ટો પાગલ મુઆ કૃષ્ણ ભગવાન પણ આ પાગલ હોય એમને ભગવાને પણ પાગલ બનાવ્યા કેવું સમજવું પડે સમજવું પડે દુષ્ટતા નિવારવા આવ્યા હતા બધી દુષ્ટતા જે પેસી ગઈ કરો ને બધાની દુષ્ટતા નિવારવા આવ્યા હવે ઉવાડી દુષ્ટતા નીકળી ગઈ શું કહું એટલે બનવાનું હતું બની ગયું મહાદેવજી તો કલ્યાણ સ્વરૂપ કહેવાય થઈ જાય છે બીજું કઈ નહીં ઉગ્ર થઈને બીજું કોઈ રહે છે નહીં ત્યારે ઉગ્ર થઈ જાય ઉગ્ર થાય એ આપે કઈ ઉગ્ર ના થાય ભોળા કહેવાય ઉગ્ર થઈ જાય